भगवान श्री कृष्ण ने पता स्वामी गणे श्री वल्लभ आचार्य ग्रंथ जो सिद्धांत मुक्तावली ग्रंथ है ब्रह्म कृष्ण नो वास कृष्ण भगवान बढ़ू भगवान जय भक्त पृथ्वी पर दुखी जो ભગવાન જયારે પૃથ્વી પર જોયું કે એમના ભક્તો દુખી છે એ અને દુષ્ટ લોકો નો ત્રાસ છે એ એમના વૈકુંઠ ધામ માંથી એ પૃથ્વી પર પ્રગટે છે ને એ એમના અવતાર થયો છે કૃષ્ણ ભગવાન નો બરોબર ભક્તો આપણે જેમ આપણે આખા બધું બ્રહ્માંડના સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન છે એ આપણા ઘરમાં જ બિરાજે છે આપણે જે કરીએ છીએ એ એ બી આપણો એક અવતાર સ્વરૂપ જ ગણીને ગણવાનું એમ એટલે લાસ્ટ ટાઈમ જે આપણે એ વાતને જોઈ હતી કે જેવી રીતે ભગવાન ભગવદ ગીતામાં આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય એટલે જે સારા લોકો છે ભગવાનના ભક્તો છે એ લોકોને જ્યારે જ્યારે દુઃખ થાય ખરાબ લોકો એટલે જે ભગવાનના વિરોધી છે એવા લોકો ભગવાનના ભક્તો ઉપર હાવી થઈ જાય એમને હેરાન કરે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પોતાના ભક્તોની રક્ષા માટે અવતાર લે છે જેવી રીતે ભગવાન વિષ્ણુના દસ અવતારો જેમાંનો એક અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે તે શું કામ પ્રકટ થયા કે એમના ભક્તોને એમની જરૂર હતી એમના ભક્તોને દુષ્ટ લોકો હેરાન કરી રહ્યા હતા તો એની રક્ષા માટે ભગવાન અવતાર લે છે સેમ વે જ્યારે ભગવાન આપણા ઘરમાં બિરાજે છે આપણા ઘરમાં આપણે ઠાકોરજીની સેવા માટે પ્રભુને પધરાવીએ છીએ ત્યારે પણ જેવી રીતે ગોકુલમાં પોતાના ભક્તોના ઉદ્ધાર માટે એમની રક્ષા માટે પ્રભુ પ્રકટ થયા એવી રીતે આપણા ઘરમાં પણ કેવલ આપણા માટે પર્સનલી આપણી ફેમિલી માટે ભગવાન આપણા ઘરમાં પધાર્યા છે આપણા ઘરમાં આવ્યા છે એટલે એને આપણે ત્યાં પણ એ પણ ભગવાનનો અવતાર માનવામાં આવે છે કે આપણા ઘરમાં પ્રભુનું પધારવું સ્પેશિયલી આપણા ઉદ્ધાર માટે આપણા ઉપર ભગવાનની થયેલી કૃપા છે અને કેવલ અને કેવલ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીના કારણે જ ઠાકોરજી આપણા ઘરમાં પધારે છે બાકી આપણી એવી કોઈ યોગ્યતા નથી એવી કોઈ જાતની ક્વોલિફિકેશન નથી કે એ આખી દુનિયાના સ્વામી ભગવાન કૃષ્ણ આપણા ઘરમાં આવીને અને આપણી સેવાને એક્સેપ્ટ કરે એટલે કેવલ મહાપ્રભુજીના આપણે સેવક છીએ કેવલ એ રિલેશનના કારણે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજવું એક્સેપ્ટ કરે છે તો એટલી વાત આપણે લાસ્ટ ટોપિકની અંદર જોઈએ આમાં કોઈને ક્વેશ્ચન છે હેલો બ્રિજેશભાઈ દર્શનાભાઈ કોઈને પણ ક્વેશ્ચન છે કોઈ આગળ વધીએ નથી ઓકે ફાઇન ચલો તો દર્શન દર્શનાભાઈ તમે કરો આ ઠીક છે હમ આમાં અહીંયા આપણે ક્યાં હતા શ્રી ઠાકોરજી ભક્તિ ભક્તની સેવા સ્વીકારવા માટે પધારે છે તેને તેને પુષ્ટિભક્તિ માર્ગમાં ભગવાનના અવતાર સમાન જ માનવામાં આવે છે. આ પ્રમાણે અવતરીને પ્રભુ વ્રજમાં નંદરાયજીના ઘર વધાર્યા વ્રજના ભોળા ગોપીઓને પોતાની સેવાનો લાભ આપી અને એમને કૃતાર્થ કર્યા. વ્રજમાં અનેક રાક્ષસો દુષ્ટોનો ત્રાસ હતો શ્રી કૃષ્ણએ તે બધાનો નાશ કરી અને વ્રજવાસીઓને ભયમુક્ત કર્યા આથી વલ્લભાચાર્ય ચતુશ્લોકી ગ્રંથમાં લખે છે પ્રભુ સર્વસમર્થ advis કટો નિશ્ચિત ચિંતા સંવર્જ્યતે વ્રનો અસકે પ્રભુ અતસર્વ સ્વામી કૃષ્ણ પોતે બધું કરવામાં છે સક્તિમાન છે તો પછી ভক্তએ બધી ચિંતાઓ થી મુક્ત થઈ જવું જોઈએ પાંચમો અવત ના આટલું એક્સટેન્ડ કરો આ છે કે અમે આપણે કીધું કે આજે બધા દુશ્નો त्रास વધી ગયો હતો અને એના એ બધું આખા ભક્તોને કૃષ્ણ ભક્તોને બધા જે દુષ્ટો ત્રાસ આપી રહ્યા હતા એ કારણસર કૃષ્ણ ભગવાનને વૈકુંઠમાંથી અવતાર લેવાની જન્મ જરૂર પડી પૃથ્વી ઉપર અવતાર લીધો એમણે પછી ઠાકોરજીની ઠાકોરજી ભક્તની સેવા કરવા માટે સ્વીકારવા માટે વધારે છે એમ તો આપણે ભગવાનને આખા ઘરમાં પધારે તો એ પણ અવતાર સમાન જ કહેવાય આપણે ગોકુળમાં જ્યાં નંદ બાબાને ત્યાં એમણે જન્મ લીધો તો આપણે એમને અવતાર કહીએ પણ જે રીતે આપણે સમજો આપણા ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજ્યા હોય એ જે દિવસે બિરાજ્યા હોય એ દિવસને આપણે પાટોત્સવ તરીકે જાણીએ બરાબર એ પ્રમાણે અવતરી અને નંદરાયજીના ઘરમાં પધાર્યા પછી ત્યાં વ્રજના જે ભોળા ગોપ ગોપીઓને પોતાની સેવાનો એમણે લાભ આપ્યો અને એમને કર્યા પછી વ્રજમાં અનેક એવા રાક્ષસો હતા અને દુષ્ટોનો ત્યાં પણ ત્રાસ હતો તો ઇન્નિપા ઇ રુકિષ્ણ ભગવાન એ બધા નો માત કરી અને એ જ ભક્તો ને બાર થી મુક્ત કર્યા હે આ ટીચક કુ ક્યોકી માન રાખે છે કે પ્રભુ હુ સર્વસમર્થ હોવી તથા નિશ્ચિત ચિંતા કા વ્રજતિ એટલે પ્રભુ તો પોટી કરવા માટે બધું જ કરવા માટે સક્ષી માન છે ભગવાન શ્રી કૃષ્ણ તો બધું જ કરી શકે છે કે દરેક દરેક હસ્તો આપણી કોલ કરી શકે છે તો આપણે કોઈ પણ વસ્તુની ચિંતા ન કરવી જોઈએ અને ચિંતાથી ચિંતાથી મુક્ત થઈ અને આપણે એમના શરણે શરણમાં જવું જોઈએ એમ કૃષ્ણ શરણે જઈએ એટલે પછી ભગવાન બધું કરવા માટે શક્તિમાન છે એટલે એમના પૂરે પર વિશ્વાસ રાખવો જોઈએ એમ શરણમાં જવું જોઈએ એમ પ્રભુજી અહીંયા એ વાત મેં બતાવી કે જેવી રીતે વ્રજમાં ભગવાન ને અવતાર લીધો અને ત્યાં જે ગોપ ગોપીઓ ભગવાનના ભક્તો હતા ભગવાનના સેવકો હતા એ લોકો બધાની બધા રાક્ષસો પાસેથી રક્ષા કરી જેવી રીતે ઠાકોરજીની ચરિત્રની અંદર એ વાત આવે છે જે રીતે પૂતના આવી તેમનાથી વ્રજભક્તોને બચાવ્યા પછી બકાસુર આવ્યો જેમના મિત્રોને ખાઈ જતો હતો એનાથી ભગવાન એમને બચાવ્યા અઘાસુર રાક્ષસ આવ્યો તો એનાથી ભગવાનને બચાવ્યા વ્રજમાં આગ લાગી ગઈ તો ત્યાં પણ ભગવાન એમને બચાવ્યા કંસનો ભય હતો કંસનો ત્રાસ હતો તે બધાથી વ્રજભક્તોને ભગવાને મુક્ત કર્યા એટલે કે જે જે મુસીબતો એમના ભક્તો ઉપર આવી છે ત્યાં ત્યાં ભગવાન એ પોતાના ભક્તોની રક્ષા માટે હંમેશા હાજર રહ્યા છે તો એ વાતને અહીંયા મહાપ્રભુજી એમનો એક ગ્રંથ છે ચતુશ્લોકી જે ષોડશ ગ્રંથનો એક પાર્ટ છે મતલબ સોળ ગ્રંથના સોળ ગ્રંથોમાંથી એક ગ્રંથ છે ચતુશ્લોકી જેની અંદર મહાપ્રભુજી આ લખે છે કે પ્રભુ સર્વ સમર્થો એટલે કે ભગવાન સર્વ સમર્થ છે મતલબ કે બધું કરવા માટે સમર્થ છે એ બધું કરી શકે સમર્થ નો મતલબ છે કે બધું કરવા માટે સક્ષમ હોવું બધું કરવા માટે કેપેબલ હોવું તો ભગવાન બધું કરવા માટે કેપેબલ છે કરતો નિશ્ચિંત સાંભળજે તેથી નિશ્ચિંત થઈને રહેવું જોઈએ મતલબ કે કોઈ જાતની ચિંતા ભક્તે કરવાની જરૂર નથી અને બધી ચિંતાઓને છોડી ઠાકોરજી ઉપર ભરોસો રાખી એમની ઉપર પૂરો ટ્રસ્ટ રાખી ને બધી ચિંતાઓથી મુક્ત થઈ જવું જોઈએ કે મારું શું થશે કે મારા ભવિષ્ય મારું ભવિષ્ય શું છે કે આ કામ કરવાથી સારું થશે કે ખરાબ થશે કે હું આ ડિસિઝન લઈશ એનું રિઝલ્ટ કેવું હશે કે મર્યા પછી મારી શું ગતિ થશે આ બધી જ વાતોને ભૂલી જઈ એનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું છે એવી રીતે કરીને રહેવું જોઈએ કેમ આપણા માલિક ભગવાન શ્રી કૃષ્ણ છે જે બધું કરવા માટે કેપેબલ છે આખી દુનિયાના માલિક છે સૌથી સુપિરિયર છે એટલે આપણે કોઈનાથી પણ ડર્યા વગર ભગવાન ઉપર ભરોસો રાખીને નિશ્ચિંત થવું જોઈએ એટલે કોઈ પણ જાતની ચિંતા કરવી જોઈએ નહીં એ વાતને મહાપ્રભુ બતાવી કે પ્રભુ સર્વ સમર્થો હી એ બધું કરવા માટે સમર્થ છે મતલબ સુખ હોય દુઃખ હોય પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં હોય કે આપણા કંટ્રોલમાં ન હોય આપણી કેવી પણ પરિસ્થિતિ હોય એટલે કે આપણે રોડ ઉપર આવી જઈએ કે બહુ કરોડપતિ હોઈએ વોટેવર જે પણ આપણી કન્ડિશન હોય બધામાં આપણા માલિક ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા છે જ એટલે પોતે આપણે એ બધી વાતની ચિંતાઓ છોડીને શાંતિથી નિશ્ચિંત થઈને પોતાનું કામ કરવું જોઈએ જે પણ આપણું ભૂત ભવિષ્ય વર્તમાન બધું જોવા માટે આપણા માલિક છે એટલે કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ એ વાતને જોઈએ કે જેવી રીતે નાના બચ્ચાઓ હોય કે એમને એ બધી જાતની ચિંતા ન હોય કે શું થશે કેમ કે એ લોકોને પોતાના પેરેન્ટ્સ ઉપર એ જાતનો વિશ્વાસ હોય કે નહીં કાંઈ પણ થાય મારા મમ્મી પપ્પા મારી રક્ષા માટે આવશે કે મને કોઈ પણ પ્રોબ્લેમ થઈ ફ્યુચરમાં તો મારા મમ્મી પપ્પા છે એ મને બચાવશે મને પ્રોટેક્ટ કરશે તો એ જાતનું જે બિલીફ જે છે ને ટ્રસ્ટ જે પોતાના પેરેન્ટ્સ ઉપર નાના બચ્ચાને હોય એના કારણે હંમેશા નિશ્ચિંત હોય અને કોઈ જાતની ચિંતા ન હોય તો એટલા માટે અહીંયા મહાપ્રભુજી પણ એ વાતને કહે છે કે ભક્તે પણ નિશ્ચિંત થઈ જવું જોઈએ કેમ એના માલિક ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે એને કોઈથી પણ ડર્યા વગર પોતાના માલિક ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ભરોસો રાખવો જોઈએ કેમ બધું કરી શકે છે એટલે એમના ઉપર ભરોસો રાખી અને આપણે પોતાનું જીવન જીવવું જોઈએ ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા કે મર્યા પછી આપણે સ્વર્ગમાં જશું નરકમાં જશું કે કોઈ પણ તમે કામ કરો એનું રિઝલ્ટ પુણ્ય થશે કે પાપ થશે કે કોઈ પણ જાતની ચિંતા છોડીને આપણે જે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે ફોલો કરવું જોઈએ એનું રિઝલ્ટ શું છે એ ભગવાન પોતે ડિસાઈડ કરશે અને એ આપણા માલિક છે આપણા પિતા સમાન છે આપણા ફાધરની જેમ જે રીતે પિતા પોતાના બચ્ચાઓનું સારું ઈચ્છે એવી રીતે ભગવાન પણ આપણું સારું ઈચ્છે છે જે કંઈ પણ આપણી સાથે થાય છે એ ભગવાન સારું જ ઈચ્છે છે આપણા માટે એવી ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખીને આપણે પોતાની લાઈફમાં બધા કામ કરવા જોઈએ એનું રિઝલ્ટ કે આપણી લાઈફ કેવી જશે એ બધાનું ડિસિઝન પાવર ભગવાનના હાથમાં છે એ ડિસાઈડ કરશે એટલે આપણે કોઈ પણ જાતની ચિંતા કરવી ના જોઈએ એક ન્યૂઝપેપરની અંદર બહુ ટાઈમ પહેલાં એક સ્ટોરી આવી હતી જે અંદર એકવાર એવું થયું કે અમેરિકાની અંદર એક ફ્લાઇટની અંદર એક છોકરી બેઠી હતી નાનકડી બહુ આઠ નવ વર્ષની એજ હશે એની ને એની સાથે એક ચર્ચના પોપ પણ બેઠા હતા તો બંને ફ્લાઇટમાં જતા હતા ત્યારે રસ્તામાં એવું થયું કે કોઈ તોફાન આવ્યું જેના કારણે ફ્લાઇટ બહુ ડામાડોલ થવા લાગી અને બધું બહુ હલચલ થઈ ગઈ અને ત્યાંથી કોકપિટમાંથી બધા પાયલટ વગેરે એક જાતની એવી ઇન્ફોર્મેશન આપી કે થોડો ખતરાવાળો માહોલ છે એટલે બધા પોતપોતાના સીટ બેલ્ટ બાંધી ને બેસી જાય તો આખી ફ્લાઇટમાં બધા લોકો બહુ ડરી ગયા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે અમને બચાવો અમને બચાવો અમારી રક્ષા કરો કે અમને અમારી ફેમિલી સુધી પહોંચાડી દો એવી રીતે બધા પ્રાર્થના કરતા હતા બસ એ આઠ નવ વર્ષની છોકરી જે છે એકલી એમને બેઠી હતી એ કોઈ કાંઈ બોલતી નથી એકદમ ખુશ હતી અને કોઈ જાતની ચિંતા નથી ત્યારે એની બાજુમાં બેઠેલા જે પોપ હતા એમણે એ છોકરીને પૂછ્યું કે તને કેમ ડર નથી લાગતો કે અહીંયા એક્સિડન્ટ થઈ જાય તું મરી જાય કંઈ પણ થઈ શકે આવી કન્ડિશનમાં પણ તું આટલી બધી એટલે નિશ્ચિંત કેમ છે તને શું કામ કોઈ જાતનો ડર નથી લાગતો ત્યારે છોકરી કીધું કે મારા પપ્પા પાયલટ છે એ ફ્લાઇટ ચલાવી રહ્યા છે તો મારે ડરવાની શું જરૂર હોય એ જ્યાં પણ જે કંઈ પણ કરશે મારા માટે સારું જ હશે એટલે મને કોઈ બીક નથી લાગતી ત્યારે એ જે પોપ છે એને એવું થયું કે આ છોકરીને એના ફાધર પિતા ઉપર એટલો બધો ભરોસો છે આપણને ભગવાન ઉપર એટલો વિશ્વાસ એટલો ટ્રસ્ટ એટલો ભરોસો કેમ ન હોય કે આપણા લાઈફમાં જે કંઈ પણ થશે એ ભગવાન બધું સારું જ કરશે અને એમણે એ બસ એ જંકશનથી એમણે પણ બધી ચિંતાઓને છોડી ભગવાન ઉપર ભરોસો રાખવાનો સ્ટાર્ટ કર્યો રિયલ સ્ટોરી છે કોઈ લખેલી નથી કાલ્પનિક કે ન્યૂઝપેપરમાં આવી હતી થોડા ટાઈમ પહેલાં તો આ જ વાત અહીંયા મહાપ્રભુજી પણ બતાવે છે કે તમારી લાઈફની જર્ની તમારું ફ્યુચર તમારું ભૂત ભવિષ્ય વર્તમાન જે કંઈ પણ છે કે મર્યા પછી તમારું શું થશે તમારું નેક્સ્ટ જન્મ કેવું હશે કે તમને સુખ મળશે દુઃખ મળશે તમારા છોકરાઓનું શું થશે તમારું ફ્યુચર શું હશે આ બધી બાબતમાં એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી આપણે પોતાનું કર્મ કરીએ આપણને શાસ્ત્ર જે બતાવે છે આપણને જ્યાં સુધી ઠીક લાગે છે ત્યાં સુધી આપણે કરીએ પણ ડિસિઝન પાવર જે છે ને એ એટલા જ ભગવાનના હાથમાં છે એ વાત આપણા દિમાગમાં ફિટ હોવી જોઈએ અને જે કંઈ પણ થશે ભગવાન આપણા માટે સારું જ કરશે એ જાતની બિલીફ એ જાતનું ટ્રસ્ટ ભગવાન ઉપર આપણું હોવું જોઈએ કે જે કંઈ પણ કરશે આપણા માટે સારું હશે એટલે એટલી બધી ચિંતા આપણે છોડી દેવી જોઈએ કે આપણું શું થશે કે જીવશું મરી જશું કે કાલો ન હોવો આ બધી જાતની જે ફિલોસોફી છે આ બધી એટલી બધી ચિંતાઓને થોડી ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ કે આપણા માટે જે બેસ્ટ હશે એ જ ભગવાન કરશે જેવી રીતે પેરેન્ટ્સ પોતાના બચ્ચાઓ માટે સારામાં સારું કરે તેમ વે આપણી લાઈફમાં પણ જે કંઈ પણ થશે આપણું ફ્યુચર બધું ભગવાન ડિસાઈડ કરશે અને આપણા માટે જે બેસ્ટ હશે એ જ ભગવાન કરશે કેમ કે જેના ઉપર આપણે ટ્રસ્ટ મૂક્યો છે આપણા જે માલિક છે એ ભગવાન ને મહાપ્રભુજી કે છે કે સર્વસમર્થ ઇટ મીન્સ કે બધું કરવા માટે કેપેબલ છે એટલે આ બધી જાતની ચિંતાઓને છોડી ભગવાન ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ એ વાત આટલી લાઈનની અંદર મહાપ્રભુજીએ બતાવી હવે શ્રુતિ કે ઉર્વી બંનેમાંથી કોઈ તમને શું સમજાયું એ કહેશો હેલો હા બોલ ઉર્વી હા આપણે આમાં એ સમજ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર એમને આનંદ મહારાજના ત્યાં જન્મ લીધું હતું ગોકુલમાં એમને લીધું હતું કે ગોકુલ ના બધા લોકોમાં લોકોની સેવા કરી રક્ષા કરી શકે બધા ડેવિલ્સ જેમ કે પૂતના છે અગાસુર છે એમનાથી બધા એમને એમને સેવ કર્યો એમને એમાં એ બતાવ્યું છે કે આપણને એ બી સમજો આપણે કે આપણે ભગવાનમાં ફેથ હોવું જોઈએ ટ્રસ્ટ હોવું જોઈએ અને જે એમના ભરોસે બધું છોડીને આપણે આપણું જીવન જીવવું જોઈએ એક શ્રદ્ધા ભગવાનમાં હોવી જરૂરી છે જેમ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ એટલે બિરાજે છે પર્સનલી આપણી સેવા આપણી રક્ષા માટે બિરાજે છે એમાં જોયું એમાં એ બી જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ બધાથી સુપિરિયર છે બધાથી મોટા છે બાકી બધા દેવી દેવતા એમનાથી એમના સેવક છે ઈ જ ઇન્ટિરિયર આ બધા ઇન્ટિરિયર છે ને ઈ જ એક સુપિરિયર છે બધાથી આટલું સમજાયું આમાં બધા સર્વ સમર્થ નું મિનિંગ સમજાયું હા સર્વ સમર્થ ના તો સર્વ નું મિનિંગ છે બધું કરવા માટે જે કેપેબલ છે ઓકે એટલે કે જેવી રીતે આપણે ઉપર કોઈ જાતની લિમિટેશન છે કે કોઈ કામ આપણાથી થાય અને કોઈ કામ માટે આપણે એમ કહી દઈએ કે આ મારાથી નહીં થાય આ મારા પાવરમાં નથી આ મારા કંટ્રોલમાં નથી કે આટલું મોટું કામ હું ન કરી શકું કોઈક લેવલ સુધી આપણું પાવર ચાલે છે કંઈક કામ આપણે નાના મોટા કરી શકીએ કોઈક બહુ ઊંચા કામ હોય તો આપણે કહીએ નહીં આ મારાથી નહીં થાય પણ ભગવાન માટે એવું નથી કે કોઈ કામ નાનું હોય કોઈ કામ મોટું હોય એ બધું જ કરવા માટે કેપેબલ છે કામ નાનું હોય કે કામ મોટું હોય એટલે જે જાતની માણસની લિમિટેશન છે કે કંઈક કરી શકે કંઈક ન કરી શકે તો આ જાતની લિમિટેશન ભગવાન ઉપર નથી એ બધું કરી શકે છે એટલે મહાપ્રભુજી એમને આ ભગવાનનું એડજેક્ટિવ છે એટલે ભગવાનનું એક વિશેષણ કે એ સર્વસમર્થ છે ઇટ મીન્સ કે બધું કરવા માટે જે કેપેબલ હોય એટલે કે જે રીતે આપણી લિમિટેશન છે એવી રીતે ભગવાનની લિમિટેશન નથી કેમ કે એમણે આખી દુનિયાને બનાવી છે એ આખી દુનિયાના માલિક છે એટલે જેવી રીતે આપણા ઉપર કોઈ જાતની લિમિટેશન આવી જાય કે કોઈ કામ આપણાથી થાય કોઈ કામ આપણાથી ન થાય પણ એવું ભગવાન સાથે નથી થતું એ બધું કરી શકે છે બધું કરવા માટે કેપેબલ છે એટલે એ સર્વ સમર્થનો મિનિંગ છે કે જે બધું કરી શકે અને જેના પર કોઈ લિમિટેશન ન હોય જે બધું કરવા માટે કેપેબલ છે એને સર્વ સમર્થ કહેવાય ઉર્વી ઓકે શું સમજાયું કે જે જે બધી ચીજ કરવાના કરવાની કેપેબિલિટી હોય જેમાં ઈ એમને સર્વ સમર્થ કહેવાય ને જે ભગવાન છે બસ એટલે આપણે કોઈ પણ રીતે સર્વ સમર્થ નથી કેમ કે કોઈક લેવલ સુધી આપણી પણ લિમિટેશન આવી જાય છે આજે સાયન્સે ઘણી બધી ડિસ્કવરી કરી ઘણું બધું ઇન્વેન્શન કર્યું બહુ પ્રોગ્રેસ કરી છે પણ તો પણ સાયન્સની પણ પોતાની કોઈક લેવલ સુધી લિમિટેશન છે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણા સાયન્ટિસ્ટો એ વાતને કહે છે કે મિલ્કી વે ગેલેક્સી આકાશ ગંગા જે ગેલેક્સી છે એની બારે જવું કે એ આકાશ ગંગાને પાસ કરી એની બહારના સ્પેસની આઉટર સ્પેસની અંદર જવું હજી પણ આપણું સાયન્સ એ કરી નથી શક્યું કદાચ ફ્યુચરની અંદર કરે તો પણ જે આપણા યુનિવર્સનું મોટા એટલે કે આપણું યુનિવર્સ જેટલું મોટું છે ત્યાં સુધી કોઈ પણ સાયન્સ કોઈ પણ માણસ આપણા કોઈ પણ ઇન્વેન્શન પહોંચી નથી શકતા તો અહીંયા આપણી લિમિટેશન્સ આવી જાય છે પણ એવું ભગવાન સાથે નથી થતું એના ઉપર કોઈ લિમિટેશન નથી બધું કરવા માટે કેપેબલ છે અને માણસ ક્યારે પણ આ લિમિટેશન્સને ક્રોસ નથી કરી શકતો આટલું બધું કેપેબલ નથી થઈ શકતું એટલે આપણે સર્વસમર્થ નથી ભગવાન સર્વસમર્થ છે એ વાત મેં મહાપ્રભુને બતાડી એટલે જે આપણા માલિક જે સર્વસમર્થ છે એના ઉપર ભરોસો રાખવો જોઈએ અને બધી ચિંતાઓને છોડી દેવી જોઈએ એ વાત મહાપ્રભુજીએ આ લાઈનની અંદર બતાવી હવે કોઈને ડાઉટ આમાં શશાંકભાઈ ના ના સમજી ગયો સમજી ગયા બધા શ્રુતિ પાર્થ લાઈટ ચલો દર્શનાવલી આગળ લો હા રાજા એના પછી પેરેગ્રાફ છે અજામિલ એક મને લાગે છે ઉદાહરણ કંઈક આપ્યું છે અજામિલ એક દુષ્ટ પાપી હતો એનો એક પુત્ર હતો જેનું નામ નારાયણ હતું અજામિલે પોતાના જીવનમાં કોઈ સારા કામ કર્યા ન હતા તે પોતાના પુત્રને ખૂબ સ્નેહ કરતો હતો. જ્યારે તે મરણ પથારી પર હતો ત્યારે તેને ત્યારે તેણે પુત્રને નારાયણ આ નામથી બોલાવ્યો અને તે જ સાથે તેના પ્રાણ ઉડી ગયા. અજામિલ ખૂબ જ પાપી હતો છતાં ભગવાને તેને મુક્તિ આપી કારણ કે ભલે પુત્રના બહાને પણ એક વખત તો તેણે ભગવાનનું નામ લીધું ને પૂતના તો શ્રી કૃષ્ણને મારવા માટે જ ગઈ હતી પરંતુ ભલે ડોંગથી પણ તેણે દૂધ તો માતાની જેમ જ કૃષ્ણને પીવડાવવાની ઈચ્છા કરી હતી ને આટલા માત્રથી ભગવાને પૂતનાને મુક્તિ આપી હતી આવા ઉદાહરણ ઉદાર છે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભલે મનુષ્ય ગમે તેટલો પાપી હોય ગમે તેટલો નિસાધન હોય પરંતુ જો સાચા હૃદયથી એકવાર પ્રભુનું શરણ સ્વીકારી લે તો પ્રભુ તેને સ્વજન માની લે છે તેથી આટલું સફ કરું કે વાંચું ના આટલું એક્સટેન્ડ કરો પછી હવે ઓકે આ અહીંયા એક દ્રષ્ટાંત આપેલો છે કે અજામીન નામનો એક દોષ છે પાપી વ્યક્તિ હતો એના પુત્રનું નામ હતું નારાયણ અને એમણે અજામીને છે ને કોઈ દિવસ જીવનમાં કોઈ સારા કામ કર્યા જ ન હતા અને તે પોતાના પુત્રને ખૂબ જ સ્નેહ કરતો હતો કે જ્યારે એ મરણ પથારી પર હતા ને ત્યારે તેમણે તેના પુત્રને નારાયણ નામથી અંતે બોલાવ્યું અને એ નારાયણ નામ લેતા જ એ ભલે એનું નામ નારાયણ હતો પણ નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને એના પ્રાણ ઉડી ગયા એટલે અજામીન એ ખૂબ પાપી હતો છતાં પણ ભગવાન એને મુક્તિ આપી દીધી એના નામ માત્ર માત્રથી એટલે કે ભલે એ પુત્રનું નામ હતું પણ અંતે નામ તો એને નું જ લીધું ને એ કારણે ભગવાન શ્રી કૃષ્ણ એમને મુક્તિ આપી એનો અર્થ એમ થયો કે પરબ્રહ્મ જે આપણા જે કૃષ્ણ છે એ એટલા ઉદાર હૃદયના છે કે એ ભલે એનું ઇન્ટેન્શન જે બી હોય બોલાવાનું પણ એને અંતે નામ લીધું એ કારણસર એને મુક્તિ મળી એમ અને કારણ કારણ કે ભલે પુત્રને બહાને પણ એક વખત તો એમણે ભગવાનનું નામ લીધું ને એમ એવી રીતે પૂતના જેવી રીતે ગઈ હતી કૃષ્ણને દૂધ પીવડાવવા માટે તો એ એમને એમ કે કદાચ થઈ જશે પણ એની ભાવના જે હતી દૂધ પીવડાવવાની એ તો માતાની જે પુત્રને કે પીવડાવવાની ભાવના હોય એવી ઈચ્છા કરી હતી ને કૃષ્ણને દૂધ પીવડાવવાની ઈચ્છા કરી હતી કયા ઉદ્દેશથી ગઈ હતી નહીં પણ સામેની ઈચ્છા ભાઈ સારા હેતુથી હતી એટલે કે જે માતા જેમ બાળકને કરે એ પ્રમાણે તો આટલા માત્રથી ભગવાને પોતાને મુક્તિ આપી એ કારણસર એ પણ મુક્ત થઈ ગઈ એટલે આવા આપણા પુષ્ટિ પુસ્તકમ પરબ્રહ્મ જે છે શ્રી કૃષ્ણ ઠાકોરજી એ એટલા ઉદાર હૃદયના છે એમ આપણે ભલે ગમે એટલા પાપી હોઈએ કે ગમે એવા હોઈએ પણ એમ એમ કહેવાય છે કે આપણે એકવાર પ્રભુના શરણે જઈએ ને એટલે એટલા ઉદાર હૃદયના છે કે પોતાના સ્વજન માની લે છે આપણને અને એ આપણને શરણમાં એ સ્વીકારી લે છે તો જો અજામલની સ્ટોરી ભાગવત પુરાણની અંદર આવે છે જેમાં અજામેલ એક એ જાતનો માણસ હોય છે કે જેને ન કરવાના બધા કામ કર્યા હોય ઇન શોર્ટ જેને પણ આપણે એમ કહીએ ને કે ખરાબ કામ છે ચોરી કરવી ડકેતી કરવી કોઈ માણસને મારી નાખવું ત્યાંથી લઈને જેટલા પણ ખરાબ કામ હોય બધે બધા અજામેલે પોતાની લાઈફમાં કર્યા હોય છે મરતા સુધી ને જ્યારે એ પોતાના ડેથબેડ ઉપર હોય છે ત્યારે એના પોતાના છોકરાનું નામ નારાયણ હોય છે તો એ એમ મરતી વખતે એમ એકવાર બોલે છે કે નારાયણ બસ એમ બોલીને એને નિર્દય થઈ જાય છે તો એ જ્યારે મરી જાય છે ત્યારે એક તરફથી યમદૂત કે જે યમરાજ જે મૃત્યુનો દેહ છે જે નર્કમાં લઈ જાય એના દૂતો એટલે કે એના માણસો અજામિલને લેવા આવે છે અને એક તરફથી ભગવાનના માણસો એને લેવા આવે છે હવે એ બંનેની વચમાં ફાઇટ થાય છે યમના દૂતો એવું કે છે કે આણે તો આખા જીવનનો પાપ કર્યા છે એટલે આને તો નર્ક મળવું જોઈએ અને ભગવાનના દૂતો એવું કહે છે કે નહીં આને ભલે મરતા મરતા પણ ભગવાનનું નામ લીધું છે ને એટલે આને અમે ભગવાન પાસે લઈને જશું નરકમાં એ નહીં જાય તો આ વાત ને પછી અંતે ભગવાનના જે દૂતો છે એ અજામીનને ભગવાનના પાસે લઈને જાય છે અને નરકમાં નથી જવું પડતું એટલે આ સ્ટોરી જે છે એ એ વાતને પ્રૂવ કરે છે કે ભગવાન કેટલા દયાલુ છે ભગવાન કેટલી કૃપા ભગવાનને પોતાના ભક્તો માટે એટલે જે પણ ભગવાનનું નામ એકવાર લે કે જે ભગવાનને પોતાના માલિક માને પોતાના એટલે કે પોતાના સેવિયર માને જે ભગવાનને પોતાના રક્ષક માને એના ઉપર ભગવાન પોતાની પૂરેપૂરી કૃપા એટલે ચાર હાથે કૃપા કરે છે જે ગુજરાતી આપણે કે ચાર હાથ એના ઉપર છે એવી રીતે ભગવાન પણ એની સાથે રહે છે અને એને ક્યારે પણ કોઈ પણ જાતનું દુઃખ ભગવાન થવા દેતા નથી એટલે અજામેલની સ્ટોરી જ વાત છે કે એને બસ મળતા મળતા એ ભગવાનનું નામ નતો લેતો પોતાના દીકરાનું નામ લેતો તો તો પણ ભગવાને કેવલ એનું ભગવાનનું નામ હતું નારાયણ એટલે ભગવાન એને મુક્તિ આપી એને પોતાના પાસે બોલાવ્યો અને નરકમાં ન જવા દીધું તો જે વ્યક્તિ પોતાનું જીવનભર ભગવાનની સેવા કરે અથવા ભગવાનને પોતાના માલિક માને એ માણસ માટે ભગવાન શું નહીં કરે બસ કેવલ એક ઇમેજિનેશન છે કે ઇમેજિન કરો એ વાતને કે જે વ્યક્તિ આખું જીવન પાપ કર્યું હોય મળતા મળતા પોતાના દીકરાના બહાને ભગવાનનું નામ જેણે લીધું હોય એને પણ જો ભગવાન મુક્તિ આપી શકતા હોય તો કોઈ વ્યક્તિ એવો હોય કે જે પોતાનું આખું જીવન ભગવાનની સેવા કરે ભગવાનને પોતાના માલિક માને ભગવાન પોતાના રક્ષક માને સેવિયર માને એના માટે ભગવાન શું નહીં કરે તો આ જાતની ઇમેજિનેશન આપણે કેવલ લાવીએ ને તો પણ આપણને એમ થાય કે આને આવા પાપીને પણ જો ભગવાન પોતાની પ્રાપ્તિ કરાવી આપતા હોય તો કોઈ વ્યક્તિ ભગવાનની સેવા કરે પ્રેમથી તો ભગવાન એને શું નહીં આપે તો આ વાત આ સ્ટોરીથી પ્રૂવ થાય છે કે ભગવાન પોતાના ભક્તો પ્રત્યે એમને ભગવાનને ખૂબ પ્રેમ છે અને ભગવાન પોતાના ભક્તો માટે સારામાં સારું ચૂક કહે છે સારામાં સારી ગતિ સારામાં સારું લોક એમને આપે છે અને એમને કોઈ પણ જાતનું દુઃખ પહોંચવા દેતા નથી એ જ માટે બીજો એક્ઝામ્પલ આપ્યો કે જેવી રીતે પૂતના એ આવી હતી ભગવાનને મારવા માટે કંસના દૂત તરીકે ભગવાનને મારવા માટે આવી હતી તો પણ એને કેવલ પોતાના પુત્રની જેમ જે રીતે માતા પોતાના પુત્રને દૂધ પીવડાવે એવી રીતે ભગવાનને એને એકવાર દૂધ પીવડાવ્યું બસ એટલા માત્રથી ભગવાને એના બધા પાપ ભૂલી જઈને ભગવાને પૂતનાને પણ મુક્તિ આપી દીધી કે એમને મારવા આવી છે જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણને કોઈ વ્યક્તિ મારવા આવ્યો હોય તો આપણે એની સાથે કેવું બિહેવિયર કરીએ સામે કે પોલીસ પાસે તો લઈ જઈએ ને ખરાબમાં ખરાબ જે સજા મળતી હોય એ અપાવવાની કોશિશ કરીએ તો પણ ભગવાન એટલો દયાલુ છે કે એમને મારવા માટે પૂતના આવી તો પણ ભગવાને એને મુક્તિ અપાવી તો આ ભગવાનની મોટાઈ છે ભગવાનની મહાત્મ્ય છે ભગવાનની કૃપા છે એમના ભક્તો ઉપર કે પોતાના ભક્તો સાથે ભગવાન ક્યારે પણ ખરાબ નથી થવા દેતા તો આ એક્ઝામ્પલથી એ વાતને સમજવું જોઈએ કે આપણા માલિક જેને આપણે પોતાના રક્ષક તરીકે એક્સેપ્ટ કર્યા છે એ ભગવાન શ્રી કૃષ્ણ આપણા પિતા છે આપણા હિતકારી છે ભગવાન આખી દુનિયાના માલિક છે ને એમને આપણાથી પણ એટલું જ પ્રેમ છે એટલે જે રીતે પોતાના આપણા પિતા આપણા માટે સારામાં સારું કરે તેમ બે ભગવાન પણ આપણા માટે સારામાં સારું કરશે અને આપણને કોઈ પણ જાતનું દુઃખ નહીં થવા દે જો ભગવાનને આપણે પોતાના માલિક તરીકે એક્સેપ્ટ કરીએ કે આપણા રક્ષક છે આપણા સેવિયર છે આપણા માલિક છે પ્રેમથી એમનું નામ લઈએ એમની સેવા કરીએ તો ભગવાન આપણા માટે જે બેસ્ટમાં બેસ્ટ હશે એ કરશે આપણે કોઈ પણ જાતનું દુઃખ થવા નહીં દે એ વાત આ બંને એક્ઝામ્પલથી બતાવી હવે શ્રોતિ અથવા શશાંકભાઈ બંનેમાંથી કોઈ પણ આ વાતને સમરાઇઝ કરો હલો હા હા બોલો બોલો સસામભાઈ હેલો હેલો હા બોલો બોલો આપણા આપણા જે શ્રી કૃષ્ણ છે આપણા બધા સેવિયર છે આપણા માટે આપણી જે રક્ષા છે ને આપણે આપણા પર જેવી બધા દુઃખ આવે છે એ આપણું જેટલું બી સારું થશે બેસ્ટ બેસ્ટ એ કરશે એટલે આપણને એની ચિંતા કરવાની જરૂર જ નથી આપણને જે આપણા કાર્ય છે એમની પૂજાપાઠ છે એ વ્યવસ્થિત એટલે એ એ એમને એમના માટે જેટલું સારું થાય એવું એટલું કરવું જોઈએ એટલે આપણને એમને દિલથી પોતાના માલિક માની એમને આપણા રક્ષક માનીએ એમની શરણમાં જઈએ તો ભગવાન આપણા માટે જે સારામાં સારું હશે એ કરશે સમજાઈ ગયું કઈ ડાઉટ હેલો ડાઉટ નહીં ક્લિયર થયું મને બધું ક્લિયર આખું એકદમ એકદમ હા નહીં ચલો જીગા પુસ્તક હોય તો તું વાંચ આવે ક્યાં ગઈ હેલો ઠીક ચલો કંઈ નહીં તો બ્રિજેશભાઈ તમે કરો આગળ જેથી વલ્લભાચાર્ય શ્રી કૃષ્ણાશ્રય માં લખે છે પાપા સત્ય દિનસ્ય કૃષ્ણ એવમ ગતિ મમ પાપા સત્ય દિનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ ભાવાર્થે સુખી હોય કે દુઃખી પાપી હોય કે નિષ્પાપ ધનવાન હોય કે નિર્ધન સાધન સંપન્ન હોય કે નિસાધન બધાને બધાએ શ્રી કૃષ્ણના શરણે જવું જોઈએ બધા દેવોના દેવ સર્વશક્તિમાન સર્વ કારણ એવા શ્રી કૃષ્ણને છોડી બીજા કોના શરણે જવું આથી જ પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનો માર્ગ બતાવે છે હવે તે ચરાચર જગતમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે તેનું સ્વરૂપ વિચારવામાં આવે છે હા આટલું સમજાવો આમાં વલ્લભાચાર્ય શ્રી કૃષ્ણ સ્તોત્રમાં એવું લખે છે કે પાપા પાપા સક્ય ઇનસ્ય કૃષ્ણમ એવમ ગતિર્મમ હ સખી હોય કે દુખી એટલે પાપ સુખી હોય કે દુખી પાપી હોય વિશ્વવી કોઈ ભી વ્યક્તિ હોય એ એના માટે ભગવાન કોઈ બંધન નથી એ ભગવાનના શરણે જે પણ જાય છે ને એ એ લોકોને શરણે જવું પડે છે એના માટે કોઈ સુખી હોય કે દુખી હોય પાપી વિશ્વપી ધનવાન નિર્ધન એના માટે કોઈ ભગવાન એમને કોઈ એ નિયમ રહેવાય ભગવાન એના સાથે કોઈ નિસ્વત નથી એમ એટલે ભેદભાવ નથી કરતો હા કોઈ ભેદભાવ નથી અને બધા બધાને શ્રી કૃષ્ણના શરણે જવું જોઈએ એવું લખે છે મતલબ કે અહીંયા એ વાત ને બતાડી કે જો સુખી હોય કે દુઃખી એટલે કોઈ માણસ પોતાની લાઈફમાં સુખી છે મતલબ એની લાઈફમાં હેપીનેસ છે કે એ દુઃખી બેઠું છે મતલબ એકદમ એના જીવનમાં દુઃખ જ દુઃખ છે કે પોતાને એમ માને કે આખી દુનિયામાં સૌથી ખરાબ લાઈફ મારી જ છે અને કોઈ માણસ એમ સમજતો હોય કે આખી દુનિયામાં સૌથી હેપી લાઈફ સૌથી જોયસ લાઈફ મારી જ છે તો કોઈ સુખી હોય કે દુઃખી હોય પાપી હોય કે નિષ્પાપ મતલબ કે કોઈ વ્યક્તિએ પોતાની લાઈફમાં અજામિલ નવ એક્ઝામ્પલ જેવી રીતે આપ્યું કે બહુ પાપ કર્યા હોય ન કરવાના કામો કર્યા ખોટા ખોટા કામ કર્યા મતલબ ચોરી કરી હોય મર્ડર કર્યું હોય કે એવા ઘણા ખરા લોકોને મારી નાખ્યા હોય ગમે એવો માણસ હોય એ પાપી હોય કે જેણે કોઈ પાપ ન કરે એવો કોઈ નિષ્પાપ માણસ છે ધનવાન હોય કે નિર્ધન મતલબ કે કોઈ બહુ પૈસાદાર મતલબ અંબાણી જેવો માણસ હોય કે નિર્ધન મતલબ ધારાવીમાં રહેવા વાળો માણસ હોય એટલે બહુ પૈસા વાળો માણસ હોય કે બિલકુલ પૈસા વગરનો એકદમ નિર્ધન માણસ હોય સાધન સંપન્ન હોય કે નિષ્ઠાધન મતલબ ભગવાનની સેવા પૂજા કરવા માટે કોઈક માણસ એવા હોય જે લોકો પાસે ઘણા બધા મટીરિયલ હોય મતલબ કે ઠાકોરજીને બિરાજવા માટે બહુ મોટો રૂમ છે કે એમને ધરાવવા માટે ઘણા બધા વસ્ત્રો ઘણા બધા શિંગાર કે રોજ ઠાકોરજીને બહુ સારો સારો ભોગ માં ધરી શકે મતલબ દાળ ભાત રોટલી શાક મીઠાઈ ફરસાણ બધું ધરી શકતા હોય કે કોઈક એવું હોય કે કેવલ મીઠું રોટલી ધરતો હોય બહુ ગરીબ માણસ હોય કે જેની પાસે ઠાકોરજીની સેવા પૂજા કરવા માટે કોઈ સાધન નથી કે ન તો ખંડપાટ ચોકી ન સિંહાસન છે ન ઠાકોરજીને ધરવા માટે શિંગાર હોય કે ન તો ભોગ ધરવા માટે કંઈ એકચ્યુઅલી હા એ ઢોંગ ના કરતો હોય છે પણ સાચેમાં એની પાસે કંઈ નથી બસ કેવા ઠાકોરજીને પધરાવીને પોતાની ફેમિલી સાથે રહેતો હોય જે બની શકે બધું કરતો હોય આ બધી જાતની વેરાયટી મળી શકે કે કોઈ બહુ સુખી હોય કોઈ બહુ દુઃખી હોય બહુ પૈસાવાળો માણસ હોય કે બહુ ગરીબ હોય તો આવી ઘણી બધી વેરાયટીના ભક્તો આપણને મળી શકે પણ એ બધાએ શ્રી કૃષ્ણના શરણે જવું જોઈએ એટલે કોઈ માણસ એમ વિચારે કે મારી પાસે તો કંઈ છે જ નહીં ભગવાનને હું શું બોજ આરોગાવીશ કે ભગવાનને શું શૃંગાર ધરું કે શું વસ્ત્ર ધરું કે આટલું બધું લખેલું છે કે આજે આવા વસ્ત્ર ધરવાના કે આજે આવું સામગ્રી ઠાકોરજીને ધરવાની મારી પાસે તો કઈ છે જ નહીં તો હું કેવી રીતે ઠાકોરજીની સેવા કરું કે કોઈ એમ વિચારે કે મેં પોતાની પાસ્ટ ની અંદર ઘણા બધા પાપ કર્યા છે હવે ભલે માણસ સુધરી ગયો હોય પણ એને બધા બહુ પાપ કર્યા હોત એમ વિચારે કે આવો પાપી હું ભગવાનની શું સેવા કરું કે કોઈ એમ વિચારે કે હું તો કેટલો ગરીબ છું ભગવાન મારી પાસે હું ભગવાનને શું આપી શકું એવી બધી મેન્ટાલિટી જે લોકો માટે પણ હોય તો મહાપ્રભુજી કહે છે કે એવી બધી વિચારવાની જરૂર નથી ઠાકોરજીને તમે પૈસાદાર છો કે ગરીબ છો સાધન સંપન્ન છો કે નિસાધન છો સુખી છો દુઃખી છો પાપી છો નિષ્પાપ છો આ બધી ચીજોથી ઠાકોરજીને કોઈ કન્સિડરન્સ છે નહીં એમને કેવલ એટલું જોઈએ છે કે તમે પ્રેમથી જે તમારી પાસે છે એ બધાથી ભગવાનની ભક્તિ કરો બસ ભગવાનને એટલી જ એક્સપેક્ટેશન છે એવું નથી કે તમે કરોડપતિ હો ઠાકોરજીને રોજ રોજ છપ્પન ભોગ અરોગાવતો તો ઠાકોરજી તમારા ઘરમાં બિરાજે એવી જાતની કોઈ પણ જાતની એક્સપેક્ટેશન ઠાકોરજીની છે નહીં એમને કેવળ એટલું જોઈએ કે તમે પ્રેમથી પોતાના ઘરમાં રહીને તમારી પાસે જે કંઈ પણ છે એનાથી ઠાકોરજીની સેવા કરો તો એવા દરેક દરેક વ્યક્તિ દુનિયાનો કોઈ પણ માણસ હોય કેવો પણ હોય દરેક માણસે ભગવાનની શરણમાં જવું જોઈએ ભગવાનને પોતાના માલિક માની આપણાથી જે થઈ શકે ઠાકોરજીની સેવા સ્મરણ ભગવાનનું નામ લેવું જોઈએ ઘરમાં રહીને પોતાની ફેમિલી સાથે ઠાકોરજીના આ જાતની કોઈ એક્સપેક્ટેશન નથી ભક્ત પાસે કે કેવો હોવો જોઈએ કે આટલા લાખો પછી હોય રોજનું મને આટલી ચાર વસ્તુ ડરતો હોય તો જ હું એના ઘરમાં આવું અને આ ચાર વસ્તુ ન ધરે તો હું એના ઘરમાં ન આવું કે મને રોજ નવા વસ્ત્ર ધરી શકે તો જ હું એની સેવા લઈશ ને રોજ નવા વસ્ત્ર ન ધરી શકે એ રિજેક્ટ કરી દઈશ એને આ જાતની એક્સપેક્ટેશન ભગવાન રાખતા નથી એમને જે ભક્તનો ભાવ એ ભક્તનો પ્રેમ એનાથી ભગવાનને કન્સિડરન્સ છે કે કેટલા પ્રેમથી ભગવાનની સેવા કરે છે ને આ બધી ચીજોને ભગવાન નિયરલી નેગ્લેક્ટ કરે છે જો તમારી પાસે છે તો it is well and good તમારી પોતાની બનતી શક્તિ સાથે તમે ભગવાન માટે બધું કરી શકો છો ને જો તમારી પાસે નથી તો ભગવાન એ જાતની એક્સપેક્ટેશન આપણા પાસે નથી રાખતા કે આટલું તો મને જોઈશે જ જેવી રીતે આપણા ઘરમાં નાનો બાળક હોય કે કેટલાક લોકો બહુ જેમ કે અંબાણી હોય બહુ પૈસાદાર માણસ છે એના છોકરાને રોજ નવા કપડાં પહેરાવી શકે લાખોની પ્રાઇસના બ્રાન્ડેડ કપડાં એને અપાવી શકે ને કોઈક એવો હોય કે જેની પાસે બહુ પૈસા ન હોય સામાન્ય માણસ હોય તો એનાથી જેટલું બને એટલું પોતાના છોકરા માટે કરે એમાં એ કપટ ન કરે કે પોતે દસ જોડી કપડાં પહેરે પોતાના છોકરાને ચાર જોડી કપડાં અપાવે એવું ન કરે તેમ મેં આપણા ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજે છે તો આપણી પોતાની કેટલી શક્યતા છે કે આપણે કેટલું કરી શકીએ મેક ટુ મેક્સ જે આપણા બચ્ચા માટે આપણે બધું બધું કરીએ તેમ મેં ભગવાન માટે આપણી પાસે જેટલું છે યથાશક્તિ કરવું જોઈએ ભગવાન એ જાતની એક્સપેક્ટેશન જીવ પાસે નથી રાખતા કે તમે મને આટલું આપશો તો જ હું તમારા ઘરે આવીશ કે તો તમારી સેવા સ્વીકારીશ એવી જાતની એક્સપેક્ટેશન ભગવાન નથી રાખતા એટલે મહાપ્રભુ જે વાતને બતાડી કે તમે કેવી પણ કન્ડિશનમાં છો પણ ભગવાનની જો પ્રેમથી સેવા કરો છો તો ઠાકોરજી તમારા ઘરમાં એટલા જ પ્રેમથી રહે છે અને એટલા જ પ્રેમથી તમારી સેવાને પણ એક્સેપ્ટ કરે જ છે એટલે આ જાતની મેન્ટાલિટી કોઈ પણ માણસે રાખવી જોઈએ નહીં મહાપ્રભુજીના સેવકોના ચરિત્રમાં પણ એ વાત આવે છે કે કેટલાક સેવકો બહુ પૈસાદાર હતા કે એમ કેટલો બધા તાક જામથી ઠાકોરજીની સેવા કરતા ઠાકોરજીને રોજ નવી નવી સામગ્રી અરોગ આવતા ને કેટલાક એવા પણ સેવકો મહાપ્રભુજીના છે કે જેમને પાસે ઠાકોરજીને ધરવા માટે કેવલ પદ્મનાભદાસજીનું એક્ઝામ્પલ આવે છે કે જે કેવલ ઠાકોરજીને પલ્લા ચણા ચારો ટાઈમ બધા સમય બપોરે જમવામાં પણ એ જ રાતે પણ નેક્સ્ટ ડે વર્ષો વર્ષ સુધી કેવલ પલાળેલા ચણા મતલબ જેને છોલા કહેવાય એ પલાળેલા ચણા ઠાકોરજીને રોજ ધરતા ને એનાથી પણ ઇન્ફિરિયર ક્વોલિટીની અંદર તમે જુઓ તો કેટલાક સેવકો એવા પણ જે લોકો કેવલ એક જલની ઝારી ભરીને ઠાકોરજીને ભોગ ધરી દેતા ને પછી પોતે પણ એ લઈને ને સૂઈ જતા તો આ જાતની ક્વોલિટી પણ સેવકોમાં મળે છે કે જે લોકો પાસે ઠાકોરજીને ધરવા માટે કંઈ નથી પણ પોતાની મેક્સ ટુ મેક્સ એ જેટલું કરી શકે છે બધું બધું ભગવાન માટે કરે છે કોઈકની શક્તિ કેવલ ચણા જેટલી છે તો ચણા ધરે છે એનાથી પણ નાનું કોઈકની કેપેસિટી કેવલ જલ ધરવા સુધી છે તો કેવલ જલ પણ ધરે છે પણ એવું નહીં કે તમે ભગવાનને ચણા ધરો અને સામે આપણે દાળ ભાત રોટલી શાક જઈને હોટલમાં ચોપ્પન ભોગ લેતા હોઈએ એવું નહીં જે ભગવાન લે છે એ તમે પણ લેશો એવી શુદ્ધ ભાવનાથી પ્રેમથી જો ભગવાનને કેટલા બધા સેવકો એવા હતા કે જે લોકો કેવલ જલની જાળી ભરીને ઠાકોરજીની સેવા કરી કેટલા કે કેવલ ચણા આરોગાવીને ઠાકોરજીની સેવા પોતાના જીવનભર કરી તો પણ ઠાકોરજી એટલા જ પ્રેમથી પોતાના સેવકો પાસે આરોગ્યા છે ને કેટલાક સેવકો એવા પણ કે જે લોકો બહુ કરોડપતિ હતા ઠાકોરજીને રોજ નવી નવી સામગ્રી ધરતા તો ઠાકોરજી એના ઘરે પણ એટલા જ પ્રેમથી બિરાજીને એમની સેવાને કરી છે તો આ જાતની વેરાયટી મહાપ્રભુજીના સેવકોની અંદર પણ હિસ્ટ્રીમાં આપણને પાસ્ટમાં જોવા મળે છે તો સેમ પ્રેઝન્ટ સિચ્યુએશન પણ એ જ છે કે તમારી જેટલી કેપેસિટી છે તમે જેટલું યથાશક્તિ પોતાના છોકરા માટે આપણે કરીએ એટલું જ યથાશક્તિ ભગવાન માટે જેટલું પણ તમે કરી શકો એ બધું કરવું જોઈએ મેં એવી ભગવાન એક્સપેક્ટેશન નથી રાખતા કે મને આટલું તો જોઈએ ને જોઈએ તો જ હું તમારા ઘરમાં આવું તો જ હું તમારી સેવાને એક્સેપ્ટ કરું નહીં તો હું તમારું ઘર છોડીને જાઉં છું કે નહીં તો હું તમારી સેવાને રિજેક્ટ કરીશ આ જાતની એક્સપેક્ટેશન ભગવાન કોઈ પણ જીવ પાસે રાખતા નથી જે જીવ યથાશક્તિ ઠાકોરજીની સેવામાં જેટલું કરી શકે એને કરવાની કોશિશ કરવી જોઈએ એટલે આવી જાતની મેન્ટાલિટી છે ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત ન થવું જોઈએ કે હું તો આવો છું ને હું તેવો છું જેટલું આપણે કરી શકીએ એટલું કરવું જોઈએ પ્રેમથી કરવું જોઈએ ને ઠાકોરજી એને એટલા જ પ્રેમથી એક્સેપ્ટ પણ કરે જ છે એમાં કોઈ ડાઉટ નથી તો આ વાત મહાપ્રભુજીએ આ શ્લોકની અંદર બતાડી હવે શ્લોકથી તને શું સમજાયું બોલે હા હા એ કીધું છે મહાપ્રભુજીએ કે આપણે કેટલા બી ગરીબ હોઈએ કે કેટલા બી અમીર હોય હવે અંબાણી છે તો ભલે કેટલા બી પૈસાવાળો છે કાંઈ બી છે તો એવું નથી કે એ સેવા ન કરી શકી કે ઠાકોરજીને કાંઈ ભોગ ન ધરાવી શકે એવું નથી કેટલું બી સોના ચાંદી ચડાવે કે કાંઈ બી ઠાકોરજી પ્રેમથી સ્વીકારે છે ભલે ગરીબ ઘરનો બી કોઈ માણસ હોય અગર એ ખાલી જારીજી જર્ની ધરાવે તો બી ઠાકોરજી એને પ્રેમથી સ્વીકારે છે તેઓ બી કે મર્ડર કર્યું હોય કે ખોટામાં ખોટા કામ કર્યા હોય પાસ્ટમાં બહુ ખરાબ કામ કર્યા હોય તો એને એવું ન વિચારવું જોઈએ કે મેં તો આવા કામ કર્યા છે તો હું ઠાકોરજીની સેવા કરું કે એવું કરું ઠાકોરજી બધા એક્સેપ્ટ કરે છે કે એવો બી માણસ હોય છે પાછળના ટાઈમમાં પછીની હા ભલે હું ચણા બી ડરાવું તો પણ ઠાકોરજી પ્રેમથી સ્વીકારશે હું એવું ન વિચારું વિચારે ઠાકોરજી કે આ ખાલી મને ચોંટ ધરાવે છે ને એમ ઠાકોરજીને આરોગ્ય ઠાકોરજી પ્રેમથી કરે છે હા એટલે આપણે જેટલું કરી શકીએ એ બધું આપણે કરવું જોઈએ જ્યાં સુધી આપણી કેપેસિટી હોય હા તો હવે આમાં કોઈને ડાઉટ છે નથી બ્રિજેશભાઈ આગળનું એક્સપ્લેન કરો હા બધા દેવોના દેવ શ્રી કૃષ્ણ ભગવાન વિશે કહે છે વલ્લભાચાર્યજી કહે છે કે બધા દેવોના દેવ છે સર્વ શક્તિમાન છે દરેક કારણ એમના ઠીક થાય છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને છોડી અને બીજા કોના શરણે જવું આથી પુષ્ટિ પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી માર્ગ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનો માર્ગ બતાવે છે હવે સરાચર જગતમાં શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે એનું સ્વરૂપ વિચારવામાં આવે છે એટલે આમાં વલ્લભાચાર્યજી એવું સમજાવવા માંગે છે કે બધા દેવોના દેવ શ્રી કૃષ્ણ ભગવાન છે સર્વશક્તિમાન છે અને દરેક કઈ બી વસ્તુ થાય એનું કારણ બી એ શ્રી કૃષ્ણ છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને છોડી અને બીજા કોઈના શરણે કઈ રીતે જવું એમ માર્ગમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનો માર્ગ બતાવેલ છે હવે જે સરાચર જગતમાં શ્રી કૃષ્ણ ભક્તિ એ મને બી સમજણ નથી પડી ચરાચર જગતમાં શ્રી કૃષ્ણ ભક્તિ કરવાની છે એનું સ્વરૂપ વિચારવામાં આવે છે આ મને સમજણ નથી પડી એટલે જો આમાં શરૂઆત ની અંદર એ વાતને બતાડી કે બધા દેવોના દેવ કે જે વાતને આપણે પહેલા જોઈ કે ભગવાન બધા દેવોના દેવ છે ને બધાના માલિક છે તો એ દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણ છે સર્વશક્તિમાન એટલે કે જે બધું કરવા માટે કેપેબલ છે જે બધું કરી શકે છે સર્વ કારણ એટલે કે આખી દુનિયા કારણ જો આ થોડો ટિપિકલ ફિલોસોફિકલ વર્ડ છે જેમાં સર્વ કારણ કારણનો મિનિંગ થાય છે કે બધાનું કોઝ બધાનું રીઝન જે આપણે પૂછીએ કે આ આનું કારણ શું કે આ તે શું કામ કર્યું આનું રીઝન શું આનું કારણ કે એવી રીતે અહીંયા કારણનો મિનિંગ રીઝન નહીં પણ કોઝ કે આ વસ્તુ ક્યાંથી પેદા થઈ કે આ વસ્તુનું કોઝ શું છે કે જે રીતે કોઈ ચેર હોય લાકડાની બનેલી હોય એને આપણે પૂછીએ કે આનો કોઝ શું તો આપણે શું કહેશું વોડ કે કોઈ લાકડાની વોડન ટેબલનું કોઝ વુડ કે વોડન કબર્ડનું કોઝ વુડ એટલે કે કોઈ પણ વસ્તુનું કોઝ ઇટ મીન્સ કે એનું બેઝિક મટીરિયલ શું છે તો એવી રીતે ભગવાન સર્વ કારણ એટલે કે આખી દુનિયાનું કોઝ છે કે જે વાત હું મુંબઈ આવી હતી ત્યારે આપણે વાત વિષયને જોયું હતું બ્રહ્મવાદના ટોપિકમાં કે બધાનું રીઝન બધાનું કોઝ બધાની પેદાઈશનું એક માત્ર પ્લેસ કે જ્યાંથી આખી દુનિયા પેદા થઈ છે આપણી including living and non living things બધું જ્યાંથી પેદા થયું છે એ બધાના કોઝ ભગવાન શ્રી કૃષ્ણ છે સર્વ કારણ ઇટ મીન્સ કે જે બધાનું કોઝ છે જે બધાનું બેઝિક મટીરિયલ બધાનું બેઝિક કોઝ જે છે કે જે હું એમ કહું મારું કોઝ શું તો થોડા નેરો વ્યૂ ની અંદર આપણે કહેશું મારા મધર અને ફાધર કે એ મારું કોર્સ છે જેમનાથી હું પેદા થઈ થોડું બ્રોડર વ્યૂ લેશો તો ક્યાં સુધી પહોંચશે મારા પિતા ક્યાંથી આવ્યા એમના પિતામાંથી મારા દાદા ક્યાંથી આવ્યા એમના પિતામાંથી મારા પરદાદા ક્યાંથી આવ્યા તો એમના પિતામાંથી તો જેમ જેમ તમે બ્રોડ કોઝની કેટેગરી લેતા જાઓ એમ એમ આપણો વ્યૂ પાછળ પાછળ પાસ પાસ પાસ પગડતું પગડતું બીજા કોને શરણે જવું એટલે કે હવે આવા આપણા ભગવાન છે આવા ભગવાનના કેરેક્ટરિસ્ટિક છે કે જે બધું કરવા માટે કેપેબલ આખી દુનિયાના માલિક આપણા બધાનું કોઝ આપણા બધાનો એક બેઝિક મટીરિયલ જ્યાંથી આપણે બધા પેદા થયા જેટલા પણ દેવી દેવતાઓ છે બધાના માલિક એવા ભગવાન શ્રી કૃષ્ણ છે તો હવે બાય કોમન સેન્સ આપણે વાતને વિચારીએ કે તો પછી આવા કૃષ્ણને છોડી આપણે બીજા કોઈના શરણે શું કામ જવું જોઈએ કોઈ બીજાને આપણે શું કામ કહેવું જોઈએ કે તું મને રક્ષા કર તું મને સેવ કર કે તું મારો ઉદ્ધાર કર તું મને મુક્તિ અપાવ તો આપણી પાસે જ્યારે આવા કૃષ્ણ જે બધાના માલિક છે એ જ્યારે આપણા માટે અવેલેબલ હોય તો પછી બીજા બધા નાના મોટા દેવી દેવતાઓને આપણે શું કામ પકડવા જોઈએ કે દુનિયામાં એવા કોઈ પણ માણસને પણ પકડવાની આપણને શું જરૂર છે કે આ મને મુક્તિ અપાવી દે તો આવી કોઈ પણ જાતની એક્સપેક્ટેશન કોઈ પાસે રાખવા જેવું છે જ નહીં સિવાય ભગવાન શ્રી કૃષ્ણ કેમ કે બધાના માલિક છે સુપિરિયર ક્વોલિટી એટલે સુપીરિયર એન્ટિટી છે આખી દુનિયાની બધાના માલિક આપણા બધાનું એક બેઝિક કોઝ ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે એમના શરણે જવું જોઈએ બીજા કોઈના શરણે જવાથી આપણો ઉદ્ધાર થવાનો નથી કેવલ અને કેવલ ભગવાનના માલિક આખી દુનિયાના માલિક એવા શ્રી કૃષ્ણના શરણે જવાથી જ આપણો ઉદ્ધાર થશે એ વાતને મહાપ્રભુજી બતાડી એટલે જ પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનો માર્ગ બતાવે છે ઇટ મીન્સ કે એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ કે જેનું પ્રવર્તન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે એ શું વધારે છે કેવલ ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ એટલે કૃષ્ણ અનન્ય મતલબ કે અન્ય ન અન્ય એટલે અનન્ય મતલબ બીજું કોઈ નહીં કેવલ કૃષ્ણ ન કોઈ દેવી દેવતા ન કોઈ દુનિયાનો માણસ ન કોઈ ગ્રહો ન તારાઓ ન વાસ્તુશાસ્ત્ર આ તે કંઈ પણ નહીં કેવલ અને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા માલિક છે બીજું કોઈ આપણું માલિક નથી બીજું કોઈ આપણો ઉદ્ધાર આવી એક બેઝિક મેન્ટાલિટીથી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ માર્ગને સ્ટાર્ટ કર્યું છે કે જે પણ વ્યક્તિ પુષ્ટિ માર્ગ ની અંદર એન્ટર થાય એનું માઇન્ડ સેટ આ રીતે ક્લિયર હોવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય મારું બીજું કોઈ માલિક નથી ભગવાન શ્રી કૃષ્ણ સિવાય મારું કોઈ રક્ષક નથી ભગવાન કૃષ્ણ સિવાય મારો કોઈ સેવિયર નથી કે જે મને મુક્તિ અપાવે જે મારો ઉદ્ધાર કરે આ કરવા માટે કૃષ્ણ સિવાય કોઈ કેપેબલ નથી આ જાતની એક બેઝિક મેન્ટાલિટી સાથે દરેકે દરેક માણસે પુષ્ટિ ભક્તિ માર્ગમાં એન્ટર થવું જોઈએ ને જ્યાં સુધી આ જાતની મેન્ટાલિટી આપણા મગજમાં ફિટ ન થઈ જાય ત્યાં સુધી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં તમારે એન્ટર ના થવું જોઈએ તમારે આ વાતને મન મગજમાં એકદમ ફિટ કરો પહેલા કે કૃષ્ણ સિવાય કોઈ નહીં કોઈ કરતા કોઈ જ નહીં કોઈ માણસ નહીં કોઈ દેવી દેવતાઓ નહીં કોઈ જ નહીં દુનિયામાં કેવલ કૃષ્ણ આ જાતની એક ફિક્સ મેન્ટાલિટી જ્યારે આપણી બની જાય એના પછી પુષ્ટિ ભક્તિ માર્ગમાં એન્ટર થઈ ભગવાનની યથાશક્તિ સેવા કરવી જોઈએ આ બેઝિકલી પુષ્ટિ માર્ગ છે કે જે મેન્ટાલિટીથી પુષ્ટિ માર્ગ સ્ટાર્ટ થાય છે કેવલ અને કેવલ એક મેન્ટાલિટી એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારા રક્ષક છે ભગવાન શ્રી કૃષ્ણ મારો ઉદ્ધાર કરવા વાળા છે કેવલ બસ આટલી મેન્ટાલિટી તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થઈ શકો છો બસ સ્ટાર્ટઅપ આ મેન્ટાલિટીથી થવું જોઈએ જે એક્સપેક્ટેશન આ પ્રભુજી રાખે છે કે જો તમે એમ કહેતા હો કે આ એમ અ માર્ગીય વૈષ્ણવ તો તમારી મેન્ટાલિટી આ જ હોવી જોઈએ કે કૃષ્ણ મારા રક્ષક છે બીજો કોઈ નથી આવી જો ફિક્સ મેન્ટાલિટી હોય તો પછી પુષ્ટિ માર્ગમાં આનંદજી મહાપ્રભુજી કહે છે યુ આર વેલકમ તમે આવી શકો છો ને આવી મેન્ટાલિટી સાથે પુષ્ટિ માર્ગની અંદર આપણે એન્ટર થવું જોઈએ ને જ્યાં સુધી આવી મેન્ટાલિટી ન બને આપણી ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ કે હજી આપણો ટાઈમ નથી થયો થોડો વેઇટ કરો જ્યારે આવી મેન્ટાલિટી ફિક્સ થઈ જાય એકદમ એના પછી પુષ્ટિ માર્ગમાં આપણે એન્ટર થવું જોઈએ એટલે બેઝિકલી વોટ ઇઝ પુષ્ટિ માર્ગ તો ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ જે માર્ગ છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ મતલબ કે જે માર્ગ આપણને એ શીખવાડે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ મારો રક્ષક છે કૃષ્ણ જ મને મુક્તિ આપવા વાળા છે કૃષ્ણ જ મારો ઉદ્ધાર કરશે આવી મેન્ટાલિટી સાથે પુષ્ટિ માર્ગમાં એન્ટર થવું જોઈએ જો કેવળ પુષ્ટિ માર્ગ માટે વાત નથી દુનિયાના કોઈ પણ રિલિજનને તમે જોઈ લો જૈન ધર્મ હોય તો કેવલ મહાવીર સ્વામી બૌદ્ધ બુદ્ધિઝમ હોય તો કેવલ ભગવાન બુદ્ધ જો ઇસ્લામ હોય તો કેવલ અલ્લાહ એના સિવાય કોઈ નહીં કે જેમના કલમાની અંદર એ વાત આવે છે કે કેવલ અલ્લાહ જ અમારા રક્ષક છે કેવલ મોહમ્મદ જ અમારી રક્ષા કરવા વાળા અમારા એકમાત્ર પૈગંબર છે સેમ ફોર ક્રિશ્ચિયાનિટી કે જે જ વાત કે જીસસ ક્રાઇસ્ટ જ અમારા સેવિયર અમારા ઉદ્ધારક છે અને ગોડ જ અમારો ઉદ્ધાર કરશે અમારે ત્યાં સુધી પહોંચવું છે જે સેમ ફોર જુડેઇઝમ જો લોકો જે વાતને કહે છે કે યહોવા જ અમારા રક્ષક છે એ જ અમારી રક્ષા કરશે કે મોઝસ જ અમારને રસ્તો બતાડવાળો છે બીજું કોઈ નથી એ જ મેન્ટાલિટી સાથે પુષ્ટિમાર્ગ પણ આગળ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ આપણો ઉદ્ધાર કરી શકે છે આપણી રક્ષા કરી શકે છે બીજું કોઈ આપણી રક્ષા નથી કરી શકતું અને આ દિવ્ય માર્ગને શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું કે જેમણે આ જાતની મેન્ટાલિટી સાથે પુષ્ટિમાર્ગને સ્ટાર્ટઅપ આપ્યું ને પુષ્ટિમાર્ગ એક અલગ માર્ગને મહાપ્રભુજી એનું સ્થાપના કરી એનું પ્રવર્તન કર્યું કે જે કૃષ્ણ જે બધાના માલિક છે એ મારા માલિક છે એ મારા રક્ષક છે એ જ મારા ઉદ્ધારક છે જે મને મુક્તિ અપાવશે આ જાતની મેન્ટાલિટી સાથે પુષ્ટ માર્ગની અંદર એન્ટર થવું જોઈએ કે જેમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં એમની જ ભક્તિ એમનું જ શરણ એમનો જ આશ્રય આવી જાતની મેન્ટાલિટી સાથે પુષ્ટ માર્ગ સ્ટાર્ટ થાય છે તેના પછીની જે બ્રિજેશભાઈ તમે જે લાઈન પૂછતા કે આ ચરાચર જગત ચરાચર જગત ચર અને અચર ચર ઇટ મીન્સ કે જે લિવિંગ ઓર્ગેનિઝમ અને અચર ઇટ મીન્સ કે નોન લિવિંગ ઓર્ગેનિઝમ એ ચરાચર જગત કે યુનિવર્સ કે જેનમાં રહીને આપણે ભગવાનની સેવા કરવાની છે કેમ કે આપણે ક્યાં રહીએ છીએ આ યુનિવર્સની અંદર આ પૃથ્વીમાં કે ભારતમાં છે મુંબઈમાં ગુજરાતમાં કે આ આ યુનિવર્સમાં આપણે રહીએ છીએ એટલે જે યુનિવર્સમાં રહીને આપણે ભગવાનની સેવા કરવાની છે એ યુનિવર્સ કેવો છે યુનિવર્સ બેઝિકલી શું છે એ વાતને હવે આપણે આગળ સમજવાનું છે એ ટોપિક આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું જે જીવ અને જગતનું છે પણ આટલા ટોપિકને મેં હમણાં જે એક્સપ્લેન કર્યું એને દર્શનાઓ બી તમે સમરાઈઝ કરો હેલો હા રાજા કૃષ્ણ હા હા એટલે આમાં છે ને લાસ્ટ લાઈનમાં એમ સમજાવે છે આપણને કે દેવોના દેવ દેવોના દેવ છે એટલે આપણે મારો પ્રશ્ન હતો પ્રેમને સર્વ કારણ એ પ્રશ્નને આપણે એમ કહી શકીએ કે આધારભૂત તત્વ કહી શકીએ ને આધારભૂત તત્વ કે જેનો બેઝ કોણ છે જે રીતે દેવોના દેવ છે તો આપણું હા જે આપણું બેઝિક એલિમેન્ટ છે આખા યુનિવર્સ નું જે બેઝિક એલિમેન્ટ છે હા બસ હા તો એ એવી કે છે અહીંયા કે પરબ્રહ્મ જે શ્રી કૃષ્ણ છે એ જ આપણા આધારભૂત તત્વ છે જેવી રીતે સમજો હવે કોઈ ફર્નિચર છે તો એનું મેઇન સોર્સ ક્યાં છે તો એ આપણને વેદમાંથી મળે તો એવી રીતે જ આપણે આપણા જે આપણે કોના અંશ છીએ તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણના નવરાથી જોવા જઈએ તો મમ્મી પપ્પાના બોર્ડર માઇન્ડથી જોવા જઈએ તો એન્ડ થશે કૃષ્ણ પાસે એટલે આપણે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના જ અંશ છીએ અને એમાં એમ કે છે કે કૃષ્ણ જ એ સર્વથી ઉત્તમ છે પરબ્રહ્મ છે આપણા આત્માના ઉદ્ધાર કરવા છે આપણા રક્ષક છે એ માનીને ચાલવું જોઈએ અને આપણું જ્યારે માઇન્ડસેટ એ પ્રમાણેનું થાય ત્યારે જ આપણે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશવાનો વિચાર કરવો જોઈએ માનસિક રીતે કે બીજા કોઈ દેવી દેવતાઓ નહીં એટલે કે અનન્ય ભક્તિ અન્યાશ્ય કહીએ જેને કોઈનો આશ્રય નહીં ફક્ત શ્રી કૃષ્ણ જ એમ મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે જ્યારે તમારો એક એટલો માઇન્ડ સેટ થાય ત્યારે તમે આપણે શ્રી કૃષ્ણ આપણો ઉદ્ધાર કરવા વાળા છે આપણા રક્ષક છે અને જગતના સ્વામી છે આધારભૂત એટલે કે બેઝ તત્વ છે એ કૃષ્ણ જ છે એટલે પરમ બ્રહ્મ તો કૃષ્ણ એ આપણે આપણે કીધું છે સિદ્ધાંત મુક્તાવલીમાં એવી રીતે એમ કે છે કે એવું થાય ત્યારે જ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે એ અનન્ય ભક્તિનો માર્ગ જ બતાવે છે કે બીજું કોઈ નહીં ફક્ત શ્રી કૃષ્ણ જ આત્માનો ઉદ્ધાર કરવા માટે આપણા રક્ષક અને આ પુષ્ટિ ભક્તિ જીવોને બધાને બધાની આત્માનો ઉદ્ધાર કરવા માટે ફક્ત શ્રી કૃષ્ણ જ છે એટલે આ ભગવાન શ્રી કૃષ્ણ કે જેને આપણે પુષ્ટિ માર્ગમાં જે આપતા ઉપાસ્ય છે આપણા માલિક છે જેમની આ ભક્તિ આપણે પુષ્ટિ માર્ગમાં આવીને કરવાની છે એ કૃષ્ણના કેરેક્ટરિસ્ટિક કે કૃષ્ણ કોણ છે કેવા છે શું છે એ આ ટોપિકની અંદર એક્સપ્લેન કર્યું હવે જો નેક્સ્ટ ક્લાસની અંદર આઈ સે કોણ શ્રુતિ શ્રુતિ આ આખા શ્રી કૃષ્ણ આખા ટોપિકને સમરાઇઝ કરશે એના પછી નેક્સ્ટ ટોપિક જીવ અને જગતનું જે છે એને આપણે આગળ લેશું તો શ્રુતિ જરા રીડ કરીને આવજે નેક્સ્ટ ક્લાસમાં સમરાઇઝ કરજે એના પછી આપણે આગળના ટોપિકમાં જશું ઓકે ડન ચાલો ફાઇન તો આજે અહીંયા રાખીએ નેક્સ્ટ સેટરડે મળીએ પ્રણામ રાજા હા પ્રણામ રાજા કોણ છે પ્રણામ રાજમા પ્રણામ રાજા ઓકે બાય ચલો બાય જય શ્રી કૃષ્ણ મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ